ચોપડી વાંચતો ભૂલે જ નહીં કરવાને ભૂલે જ નહીં ચોપડી વાંચતો તો મારું ચોપડીમાં ધ્યાન હતું હું યાદ રહ્યા એવા માણસો ધ્યાન રહ્યા બે વસ્તુ એકી સાથે ના આવે આટલી મને કહ્યું એટલે આવ્યો નાગજી મામા ના બાબો મને બોલાવાયો નાગજીભાઈ બરાબર ને નાગજીભાઈ નાગજીભાઈ આપડે નાગજીભાઈ એના બોલા બેઠા નહીં તો બસ કેવું હું કઈ પેટી મૂકવાનું જ્યાં સુધી બદલાઈ નથી ત્યાં કઈ પેટી મૂકીએ આપણે જે પેટી જ નહીં પોતાની પોતાની માર્કેટ કોઈ ચીજ જ નથી તો ક્યાં મૂકીએ દ્રષ્ટિ બદલાય પછી પોતાની માર્કેટમાં આ મારું ને આ બી છે આ પ્રકૃતિનું ના મારું દ્રષ્ટિ નહીં બની તો સમજી આપણે પ્રકૃતિમાં જ છે એટલે નહીં સોલ્વ કરો તો પૂછવાડો હોય ને એ સોલ્વ કરો જ્યાં જ્યાં પૂછવાડો હોય એ સોલ્વ કરો મુસોડા જેવું એવું કોઈ ખાસ હું એક બે વખત આવી ગયો એટલે એવું કઈ ખાસ રહ્યું નહીં તો કન્યા સંતાન. વિષય માટે વિચાર કરો. વિષય એની વિચાર. નિર્વિચાર ભૂમિકા. વિષય એની એની વિચાર ભૂમિકા. વિચારમાં જ વિચારમાં ન વિચરે હા? પહેલા પહેલા તો વિચાર ઉભો થાય ને કેમ? પહેલા તો જો વિચાર જ ઉભો થાય ને કેમાં? મનમાં મનમાં વિચાર હોતો જ નથી જે ગ્રંથિઓ ફૂટી એ તો વિચાર સ્વરૂપે ફૂટે કે નહીં ક્ષણે ક્ષણે એક્સોસ થયા કરે મન ક્ષણે ક્ષણે પણ એક્ઝોસ્ટ એટલે એમાં થાય છે ત્યારે આપણે આ કોઠી કોઠીમાં ઉડે છે ને પેલી કોઠી બોલીએ ઉડે છે ને એ રીતે એક્ઝોસ્ટ કારણે એકડે ઉડ્યા જ કરે કોઠી ફૂટ્યા જ કરે આ કરતા આપણે કોઠી ફૂટે એટલે વિચારના સ્વરૂપમાં ફૂટે ને ના એટલે જેવું ભર્યું છે આને ભર્યું છે જે ભાવથી ભર્યું છે તે ભાવથી નીકળ્યા કરે હા પણ એ ભાવથી નીકળે એટલે મૂળ વિચાર જ નીકળે ને એટલે ભાવના ઓળખી જાય છે આ આ ભાવ ને ઓળખી કે આ સદભાવ છે અને ખરાબ ભાવ તો આગળ એમ ધ્યાન ના રાખે સારો ભાવ આવે તો ધ્યાન રાખે એટલે ત્યાં વિચરે પછી પોતે ત્યાર પછી વિચાર કરે હા પણ જે સારો ભાવ કે ખરાબ ભાવ એ સ્વરૂપ તો વિચારનું સ્વરૂપ ને ના તો વિચર્યા વગર વિચાર કેવી પણ પોતે વિચરે ત્યાં જાય ત્યારે વિચાર કહેવાય જગત તો સમજતું નથી તો સારો ભાવ કે ખરાબ ભાવ એ એનું સ્વરૂપ શું વિચારનું સ્વરૂપ નહીં તો એ ભાવનું સ્વરૂપ શું પણ એ એનું કયા એનો કન્ટેન્ટ કયા કન્ટેન્ટમાં એ તમે જે કહો છો કે એ વિચાર નહીં એ સારો ભાવ કે સદભાવ કે ખરાબ ભાવ વિચાર શબ્દ જ નહીં હોતો વિચાર શબ્દને નહીં આપણે મૂકીએ વિચાર પણ વિચરવું વિચરવા ઉપરથી વિચાર થયો બરાબર એ તો આ- આપણે વિચારા એટલે અ, નહીં એમને સાયન્સ સાયન્સ કે ને સાયન્સમાં છે ને પણ એ એમાંથી વિચાર ના નીકળે હા, બરાબર ભાવ નીકળે જેવા એ ભાવ નીકળે એ ભાવ નીકળે ગમતો ભાવ આવે તો ત્યાં શું થાય વિચરે આપણા લોકો શું કે ગમતા વિચાર આવે બેઠો ત્યાં જગત ને તરફ વિચાર કારણ કે વાતચીત તરફ વિચાર જ રૂપે દેખાય અને આપણે એવું ના નહીં થાય બરાબર પણ તમે કહો છો કે વિચાર વિચરે સારા વિચાર વિચરે નહીં તો નહીં તો તો બરાબર નહીં તો પછી છે તે તો વિચાર ને જે છે નહીં વિચાર વિચાર ને જે મન છે ને એ દ્રશ્ય છે ને આપણે દ્રષ્ટા છીએ બરાબર એક જ્ઞેય છે ને આપણે જ્ઞાતા સામાન્ય ભાવ ત્યારે દ્રશ્ય હોય છે અને વિશેષ ભાવ હોય ત્યારે એક જ્ઞેય જ્ઞેય હોય છે બરાબર એ મનમાં જો વિચાર આવતા હોય તો તો આપણને નિર્વિચાર ભૂમિકા કહેવાય ને મને તો પણ સામાન્ય ભાવે જે દ્રશ્ય આવે સામાન્ય ભાવે એ એ આ કોઠી ફૂટે એમ તમે કહો છો સામાન્ય ભાવે જે આવે દ્રશ્ય કોઠી પર પૂર્યા છે નિરંતર પૂર્યા કરે છે મન એટલે કઈ કોડી જેવું આવતું હશે એક્ઝોસ્ટ થયા જ કરે છે નિરંતર કોઈ તરફ બે- ઓછું ફૂટે કોઈ તરફ વધારે ફૂટે નિરંતર ફૂટ્યા જ કરે આ ઊંઘી ના જાય તો છે આખું જગત બોલ્યું ત્યાં યોનીમાં બીજ મૂકે છે બીજ પડ્યું ને આવતા ઉભો થયો જે અવસ્થા ઉભી થઈ તેમાં તન્માયાકાર થયો પોતે જે વિચરે છે પોતે વિતરે એ દશા તમે આ કર દશા પોતે વિતરે છે પોતે વિતરે છે એ દશાને તમે આગળ દશા તમે કહો છો એને વિચાર દશા કે વિચાર હા એ છે અને આ ખોરી ફૂટે છે હા આ મન ફૂટે છે બરાબર ત્યાં એ બુદ્ધિમાંથી જગત છે કે આ અમુક ભાવ આવ્યા ભાવ ગમતા ભાવ આવ્યા હા પણ એ ફૂટે છે એને વાંચી જગત બરાબર એટલે ગમતા ભાવ આવ્યા એટલે તટ વિચરે જાય તન્માકાર ગમતા નથી આવતા તન્માકાર નહીં છૂટું હોય આપણે છૂટતો રહી વખતે બોલે તો એ એમ જ કહે કે મને અમુક વિચાર આવ્યો એમ વિચાર તો આવી જ જાય છે એ તો આપણે ના બોલવાનું ના પાડે ખોટું જગતના લોકો વિચાર કે છે બરોબર છે તમે આવે વિચાર કોને તો પછી નિર્વિચાર ભૂમિકા કેમ થાય એ તો આપણે બરાબર છે પણ જે કોડિંગ એની અને આજુબાજુ વિચાર નિર્વિચાર ભૂમિકા કહેવાય છે તમારી હા નિર્વિચાર ભૂમિકા કહેવાય છે કેમ કહેવાય વિચાર જો આવતા હોય એટલે એ કોડિંગ એ અવસ્થામાં જ એને જ્ઞેય સ્વરૂપે જોઈ લેવું એ અવસ્થામાં જ જ્ઞેય સ્વરૂપે જે જુએ છે એ અવસ્થા ને દ્રશ્ય સ્વરૂપે તે જ્ઞેય વિચાર સ્વરૂપે. વિચાર અવસ્થામાં નહીં એ આ તમે જે કહો છો ભાવ ફૂટે છે એ અવસ્થાને નિર્વિચાર અવસ્થા એને ભાવ સ્વરૂપે જોઈ જોયું એ ભાવને દ્રશ્ય સ્વરૂપે કે જ્ઞેય સ્વરૂપે ગમતા ભાવ આવે ને એટલે આ વૃત્તિ થશે મનને કે અહંકાર બરોબર છે આ કરે હા એટલે મતલબ ના હતા થઈ તો ચિત્રે વિચાર છે પછી જગતમાં તો કહેવત પડેલી કે એમાં તો વિચાર આવે છે વિચાર આવે છે એ જાણતા નહીં હોવાથી શું છે તે ખરેખર એક્સેપ્ટ નહીં વિચાર ગમે છે નિરુબેન પૂછે છે કે વિચાર ગમે છે એ અહંકારને ગમે છે કે બુદ્ધિને ગમે છે એ તો બુદ્ધિ ના અહંકાર બે ભેગા થઈને એ જુદા રહેતા નહીં પડે અહંકાર વાંધળો છે એટલે બુદ્ધિ જોડે જ હોય બરાબર અહંકાર ને વાંચો નથી એ બુદ્ધિ નો વાંકે ચાલે એ છૂટકો જ નહીં ને જયારે ખરાબ વિચાર આવે છે ત્યારે રિએક્શન શું હોય છે અને જયારે ખરાબ ભાવ આવે છે ત્યારે એનો બુદ્ધિ અને અહંકાર ઉપર શું રિએક્શન હોય છે ખરાબ ભાવ આવશે તે વખતે ગમે નહીં આવું કેમ આવું એવું નહીં આવું કેમ થાય છે બંને ને ગમે નહીં યાદ ના પડે અજ્ઞાની ને ના આપડે તમને હું નિર્વિચાર કે વિચાર આવતા અન્ય વિચાર કહેવી તો બહુ મુશ્કેલ થશે સંકલ્પ વિકલ્પ એ નહીં વિકલ્પ સામાન્ય ભાવ હોય તો એને દ્રશ્ય કહેવાય અને વિશેષ ભાવ હોય તો એ મેં બને એ શું કહેવા માંગો વિશેષ ભાવ હોય જે પોતી ફૂટ્યા કરે તે સામાન્ય ભાવ હોય તો એને દ્રશ્ય કહેવામાં આવે છે અને વિશેષ હોય તો એને જે કહેવાય તો શું કહેવામાં આવે જાણી આપણે અને બધા બધા પરમાણુ અડતા હોય ઉડતા હોય એટલે સામાન્ય ભાવ છે બધા પરમાણુ છે તો એ પ્રેસ છે કહેવાય અને આ ફરવાનું આ ફરવાનું માસે તારે ક્યાંય ફરી પહેલા વિચાર આવે છે દાદા દાદા મને રચના કવચ આપી દીધું છે રાખવી નહીં બધાને રક્ષણાત્મક રક્ષા કવચ રક્ષા કવચ આપી દીધી છે રક્ષા કવચ આપી દીધી છે બધાને. દાદાએ બધાને રાખડી બાંધી દીધી છે આ મોટી મોટી હોટલો જતા છે તે કે આત્મા નિકાલ આવે છે શ્રેષ્ઠ જરાક રાન એવી વાનગી છે એવું આ ભાવ કઈ રોજ તે આત્મા નિકાલ એ તો બરાબર આ તો મારે થોડે હવે કઈ જાઓ છો મોકલે આ બધા ગોડા તમે લાયા કોણ ગુરુ એવા મળ્યા એટલે મોહન બોલા રહ્યા હા એ બાબુ રહ્યા તમે રહ્યા જાઓ મોકલે કે તો પાછો ભરી જાય વિચાર પાછો ભરી જાય મનોબળ નહીં લોકોનું લોકોનું મનોબળ નહીં આ તો આપણું જ્ઞાન વિજ્ઞાન છે ને એટલે ટકી રહ્યા છે ટકી રહ્યા છે અને આત્મવીર્ય બહુ કાચું પડે આત્મવીર્ય જેવું હોવું જોઈએ તે ઉત્પન્ન થતું નથી પાંચ આજ્ઞા પાડે તો આત્મવીર્ય ઉત્પન્ન થાય અને આત્મનિર્ભર હોય ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પોતાના રહે નહીં આ તો અડતું નથી તો એનું ભાષે છે વધાર્યું અડતું નથી પણ એ ભાષે છે ભાષા ભાષામાં તો હર્ષ પૂછાવે એ ભાષામાં એ કઈ નહીં કશું નહીં હોય જ નહીં કશું લાગે એવું મસ્ત એવું જ છે આ તો પણ ભાષા કારણ કે શ્રમિકમાં આત્મા વેરક છે શું છે અને આપણે નિર્વેદ બનાવે ચિંતા રહી નિર્વેદ એટલે વેદ વેદનારાયણ ને જોવાના છે વેદનાર ને જાણે છે વેદક નો જ્ઞાયક આવો મોક્ષ માર્ગ વખત બધા કોઈ પેલા માર્ગમાં ચડત જ નહીં બધા એ પહોંચાયું હોય ને કોક જ પહોંચાયું જો ને કયા ગામમાં જન્મ લીધો પૂછાય ક્યાંથી લાગે રોજ રોજ વધારે કરો હા એ કયો આ ખોરાકમાંથી અમુક પરમાણુ છે તે પાણીમાં જોઈન્ટ થઈ જાય હાડકાના પરમાણુ તે ન- આખા સ્કેલેટન બદલાયા કરે ધીમે ધીમે જૂનું નીકળતું જાય નવું સેટ થાય જૂનું નીકળતું જાય નવું સેટ થાય અમુક વસ્તુ એ ખરાબ થઈ જાય એટલે એનું એ રેખા થયા જ કરે આજે સવારે એક પ્રશ્ન ઉભો થયો કે ભગવાને આ દુનિયા બનાવી નથી આ દુનિયા દુનિયા તૈયાર કેવી રીતે સાતત્ય રહી છે એની કન્ટિન્યુટી કોણ રાખે છે હા ચાલુ જાય છે ને એની કન્ટિન્યુટી કોણ રાખે છે એનું સાતત્ય કોણ રાખે છે સાતત્ય સવાલ જ છે હા પ્રવાહ પ્રવાહનું સાતત્ય કેવી રીતે પ્રવાહનું સાતત્ય કયા હિસાબે રહે છે એનો સ્વભાવ શું હા જે આ નદી કાંઠે નથી ગયે અને અરબી સમુદ્ર મળે હા તો તમે વચ્ચે ત્રણ કયો તો આ સાથે તો સારા પાણી આવે જાય એ સ્વભાવ છે આ. મૂળ વસ્તુ પૂછવા જેવી શું છે કે મૂળ એટલું બધું પાણી ક્યાં આવતું ત્યાં નીકળ્યા કરે હા પૂછવા જેવી વસ્તુ એ છે હા કે મૂળ કેટલી બધી વસ્તુઓ છે તો ત્યાંથી આ પાણી નીકળ્યા તો શું જ નથી એ- એટલે એવું કહે છે કે આ જે દેખાવ ભાગ છે એ સરખું રહે છે કે સરખું જ રહે. સરખું હા. પ્રમાણ ઓછું ને વધતું જ્યાંથી નીકળે છે ત્યાં અનંતી છે અને જાય છે તો અનંત છે એટલે અનંતમાંથી કંઈ ઓછું તો થાય તો અનંત અનંત રહે અનંત રહે. એટલી બધી વસ્તુ છે અને આ દેખાય છે એક જીવ ઉઠો એવું લઈ જવાનું થાય જેટલું પ્રવાહ દેખાય છે એને વ્યવહાર નું કહેવાય વ્યવહાર વ્યવહારમાં એક જીવ હતો ને સંગત સૂર્ય ચંદ્ર તારા બધું સમાન બધું સરખું અમુક અમુક વખત પછી એની પછી એની ઘટે ત્યારે મનુષ્યનો ઘટે મનુષ્યનો ઘટે ચંદ્રી ઘટે સમજે ને? દેવ બરોબર દેવ બરોબર કેન્દ્ર એક કેન્દ્ર વગરના જાનવર નાખે ત્યારે તો તો દેવોનો રિઝર્વેશન કે આટલા દેવો મારે ભૂલ ભૂલ નહીં જીવા દે એમ. તે કહ્યું કે ભૂલ બંધન ભગવાન આવે તો ઉડાડી દે તો વિજ્ઞાન કે પદાર્થ અવિનાશી પદાર્થ અવિનાશી છે રૂપાંતર થાય છે હા પદાર્થ અવિનાશી છે રૂપાંતર થયા કરે છે ઉતાર કરતો. હું દાદા એમ પૂછ્યું હતું કે આ જે વિકલ્પ છે ને વિકલ્પ ભાવ વિકાસ થઈ રહ્યો છે. વિકલ્પ વિકલ્પ ભાવ જે છે હમ. વિકલ્પ જે છે વિકલ્પ એ વિકલ્પનું સાતત્ય કેવી રીતે રહે છે એમ પૂછ્યું વિકલ્પથી વિકાસ થઈ જાય હા વિ- વિકલ્પ આવતા રહે એમ વિકાસ થતો જાય એમ આગળ. વિકાસ એ આભાર વિકલ્પી છે વિકલ્પનું સાતત્ય કેવી રીતે રહે છે એમ પૂછ્યું વિકલ્પ તો ચાલુ રહે છે વિકલ્પ વિકાસના નામે ચાલુ રહે છે પણ છે તો વિકલ્પ જ હમ. પણ એ વિકલ્પ પોતાનું સાતત્ય કેવી રીતે રાખે છે એ સાથે સ્વભાવ જ છે સાથે એકદમ અકેલી જ્યાં સુધી ભાઈ ખલાસ ના થાય ઊંઘી જતા રહેશે. હવે યાર જાગ્યો ત્યારે તો શું નથી. ઊંઘમાં ચાલે ઊંઘમાં ચાલુ રહે ઊંઘ નથી. વિકલ્પો તો ચાલુ રહે છે ને હમ. સપનું આવે તો થાય હા સ્વપ્ન દ્વારા. સપનું ના હોય ને. હા એ તો અવસ્થા છે સપનું. આ સપનું જ કહેવાય આ બે ઉઘાડી નથી તેમ બંધ હીરો ડોક્ટર તો અશોક અશોકનગર એ તમારી લાઈન વાળાને પોતાના એમાં આવે તો જ પ્રસ્તુતિ કરો હા સમજો ને એટલે એ ઘણું સારું કહેવાય એ પછી પછી આગળ પણ ના દાદા ગમે એમ હોય નાનપણથી ના થાય, એટલે નાનપણથી થોડું- નાનપણથી મેં જ્યાંથી આ આંખો જોઈ ને ત્યાંથી મને એવી ચિંતા પડી રહી કે અહીંયા કશું ખોટું ના હોય એ હજુ સુધી ચાલે છે આટલો વખત હું આવું છું એમ કે માનીને ચાલુ માની ને ચાલે છે તેમાં શ્રદ્ધા મૂકવી પડે છે પણ આ તો શ્રદ્ધા જે આવેલી છે એમાં વસ્તુ વધારે ખુલે છે દાદા અને ખુલ્યા પછી એવી ખુલે ને કે આપણે કોકને આપી શકીએ થોડા આવે જાય કરે સાત થાય બાકી નહીં તો લાગે ના બુદ્ધિ એટલી બી ના થાય બુદ્ધિ મગજ કામ લેવું તો આવી જવું પડે વધારે નહીં તો દાદા તમે કહો ને પ્રસંગ પડે તમારું છૂટું પડે છે પણ પ્રસંગ ની જરૂર છે એવું તમે કહ્યું છે તમને પ્રસંગ ની જરૂર છે તમને સમજાવવા માટે મારા પ્રસંગ ની જરૂર છે એવું તમે કહ્યું હતું બધાને હોય ને બધાને હોય છે. બધાને હોય એમ મૂકો આ ડાકો ના ડાકો ના હોય ને તો રણછોડજી ભગવાન હા રણછોડજી ખરા ને હા એમની અને તમારી ફેમિલી બહુ બરાબર બેસી ગઈ છે મારું મેળ પડી ગયેલો મેળ પડી ગયો એ પેલા ડાકો રાજુ ભાવે ને હા, બોલા. ડાકો આખું ગામ ખુશ છે ના ના કઈ હવાના કોઈ એમની પાસે આખું ગામ ખુશ છે કઈ બધા ડાકોર વાળા જ હોય છે એની આજુબાજુ રણછોડની આજુબાજુ ડાકોરના બધા જ હોય છે. કે ત્યાં રણછોડજી ખરા ને એની સેવા હોય એમની ડાકોર. સેવામાં આજુબાજુ બધા ડાકોરના જ ભગતો હોય હા હોય. એટલે અહીંયા તમે જે કહ્યું ને વધઘટ ના થાય વધઘટ ના થાય સ્વચ્છ છે કેટલા બીજા બધા આનંદ આનંદ માંથી ઓછું કરે આનંદ આનંદ રહે લોકો કોઈ નથી જગત પોતે જ કોઈ ઠીક ચાલે એવું નથી રસ્તા નથી આ પ્રવાહમાં આવતા આવતા ઉઠી કે પોતાની ફળ કરે હું ક્યાંથી આવ્યો હું ક્યાં શક્તિ અને મને હવે ચરણ આવે બુદ્ધિ ગભરાય નહીં એવું શકાય તો કશું ના આવે. એવું આખું સમાજ છે ને ત્યાં. હવે નીકળી છે હવે આ નીકળી છે હે હવે નીકળી છે એ તો બસ નવી બનાવે છે એવું નવી શોધ ખોલો કંટાળી ગયા છે લોકો બહુ કંટાળે પાડીમાં અનુભવ તો બહુ કંટાળે એ પૂછે છે કે મનુષ્ય પુસ્તક તહેવારથી કેવી રીતે મળે મનુષ્ય પુસ્તક વ્યવહારથી મનુષ્યમાં આવે તો મનુષ્ય પુસ્તક કેવી રીતે મળે પહેરવેલું મનુષ્યને જીવને જીવને જીવને સૌથી પહેલું છે કે આના હિસાબે થાય છે આ ડાળીની પીએલ નહીં અને પછી છે તે દાળી પીએ પણ છે દસ જ ડિગ્રી દાળીની પીએ ચાર એથી આગળ જોઈ શક્યો નથી પછી મનુષ્યમાંથી વરાપ બોલે વરાપ પાછા રહે દેવી ગતિ રહે આમ થાય તેમ થાય એ પછી એમ લાઈનમાં નથી આવે અહીં સુધી ડેવલપમેન્ટ જોયું પછી આગળ વિકલ્પનું ઉદ્ભવ સ્થાન અને વિલય સ્થાન બંને એક છે પહેલો પ્રશ્ન વિકલ્પનો ઉદ્ભવ કાળ અને એનો વિલેશ કાળ એ બે જુદા છે કે એક છે એક જ છે બીજું કશું શેમાંથી ઉભું થાય છે શેમાં વિલય પામે શેમાંથી ઊભું થાય છે અને શેમાં હૃદય પામે એ પોતામાં ઊભું અહંકાર ઊભું થાય અહંકાર વિરાય છે અને આત્મા જોઈ લેવા દે આત્મા જોઈ લેવા દે આત્માની હાજરી થાય છે ને હાજરી થઈ જાય હાજરી બંધ થઈ જાય જે દેહાદ્રવથી એનું જે પ્રતિતિ છે હું છું એ એ પ્રતિતિ એને એમ લાગે છે કે હું આમ છું આમ છું તેમ છું એ બધું વિકલ્પો છે હું આવો છું તે છું, બધા જેટલું હું વાપરે ને એ બધું તે વિકલ્પો છે. અને મારું એ સંકલ્પ છે આ મારું ને આ મારું ને આ બધું મારે મુંબઈ જવું છે સંકલ્પ કર્યો છે હવે રિહાર કરતું મારું ના માને ત્યારે બે વિકલ્પ છે એટલે આ પશુતામાંથી પશુતામાંથી માનવમાં જે આપણે આયા પશુઓની થઈ પશુ પાસ- પશુના ગુણો છે એમાંથી મનુષ્યના ગુણો જે આયા તેમાં આ જે હું જૂની પ્રતિનિધિ થઈ એને કે હું છું કેમ કે પેલું ક્રિએશન ના કહેવાય એમ કે આદિવાસીઓને છે આદિવાસીઓએ લંગો બીજાઈને ફરતા હતા આપણે અત્યારે કપડાં પહેરીએ છીએ બહુ સારી રીતે રહીએ તો આજે દેખાય છે વિકાસ કે હું છું એની પ્રતિતિનો વિકાસ છે ને એના ક્રિએશનનો વિકાસ છે ને હું દેહાદ્રાસમાં પ્રસ્થાપિત થયો એનું બધું ક્રિએશન કર્યું એનો જ આ વિકાસ દેખાય છે ને આપણને એ બરોબર છે એ વિકાસ ડેવલપ કેટલા હતા થાય તારી એ છે તે ત્યાંથી અહીં સુધી આવી શકે બરાબર એ જે આદિવાસી છે ને હા હિન્દુસ્તાન આદિવાસી નથી તે અહીં આવતા આવતા તો કેટલા હતા થાય બરાબર અનુભવ અનુભવ અનુભવ વધતા જાય તેમ તેમ એ રીતે તે આપણ એ દાદા જે દેહાદ્રાસમાં પહેલો હું તો થયો જ ને હું તો કરું હવે હું ક્રિએટ કરતો કરતો કરતો કરતો કરતો કરતો આગળ ગયો ને હા તો હું ક્રિએટ કરું પણ એ એનાથી એના જે અનુભવ છે હા એ અનુભવ આપણે પાસ થઈ ગયેલા હોય એટલે આપણે એમાં આશ્ચર્ય ના હોય હા આપણે પાસ જેને આશ્ચર્ય હોય તેને આપણને ના આશ્ચર્ય હોય આપણને આશ્ચર્ય હોય તેમાં એને ના હોય એને ના હોય એટલે પાસ થઈ ગયા એમને આશ્ચર્ય હોય હા અનુભવ જેમ જેમ વધતા રહે તેમ ઉપર જતો પણ એ ક્રિએટર પણ એ ક્રિએશનની ઉંમરમાં જાય ને આગળ આગળ આ જાય નહીં હું પ્રસ્થાપિત થયું છે પાયું છે આ. કે હું જે દેહાદ્રાસમાં પ્રસ્થાપિત છે કે હું છું ત્યાર પછી એને ક્રિએશન કરવા મળ્યા ને એને કદાચ કદાચ વિકાસ નહીં થયો એક દારૂ નથી દારૂ પીધો હા તે જ્યાં સુધી મીડિયમ હતું હા. નોર્મલ હતું હા ત્યાં સુધી કે તે હું નાસ્તી રીતે છું હા રાતે સાચી વાત નહીં. તે આખા ગામનું હું ચલાતું ચલાવ્યું હા પછી થોડા જરા એટલે નાસ્તિકોની કરતા બીજી જ જાતિ પ્રસિદ્ધિ બોલવા મળ્યા <coughs> વડાપ્રધાન છું નામ છું અમલ અમલ હે અમલ અમલ આ દેહાર રાષ્ટ્રીય અમલ છે અમલ છે પણ એ અમલમાં દાદા એને ક્રિએશનનો વિકાસ છે ને એમ કહું એ અમલ જે અમલનું જે સાતત્ય રહ્યું છે અમલ ચાલ્યા જ કર્યો છે ઉતરે ઉતરી જાય ત્યાર પછી નહીં હા ઉતરે હમ. પણ ઉતરવા જાય ને અમારે ના તાર ઘર બીજી પાંદાર હોય ને બધી આવે હા એટલે આપણે મેં જે પેલો પ્રશ્ન પૂછ્યો ને કે આ સાતત્ય એટલે આપણે ઉતરવા દેતો નથી દાદા એક જ એક જ લોકો હજુ ભેગો થઈ ગયો હા. પી લે શું રે એક તમે મને એક વખત કહ્યું આપણે હતું આપણા મહાદિવસ છૂટાય નહીં છૂટે છે આ મહાદેવ હશે એને આશ્ચર્ય જેવું ના લાગે ને આશ્ચર્ય લાગે તો ફટકો આશ્ચર્ય ઓહો કેવું આશ્ચર્ય એવું આશ્ચર્ય લાગે નહીં આપણા લોકોને. વસ્તુનો ખુલાસો બહુ સારો થયો હમ ફાઇનલ આ વખતના સત્સંગમાં હે આ વખતે આપ આપ આવ્યા ને આ વખતના બે ત્રણ દિવસ ઉપરના સત્સંગમાં એક ખુલાસો બહુ ઉત્તમ થયો કે કે જે અત્યારે આ મનુષ્યમાં જે પશુતાના ગુણો દેખાય છે તે વિજ્ઞાનો એમ કહે છે કે હજારો વર્ષના છે હમ હજારો વર્ષના છે હા પણ તમે એમ કહ્યું કે આ એક જન્મના જ કર્મ હોય છે હમ એક જન્મના કર્મ બંધાયેલા એનું જ આ પરિણામ છે એક જન્મથી વધારે કર્મ બંધાયેલા હોતા નથી ત્યારે તમે એનો ખુલાસો આપ્યો કે આ તમને આવું દેખાય છે કારણ શું છે કે એના જે મૂળ કર્મો હતા તે કર્મો એને ફેરફાર કર્યો નથી પણ ચોરી ચોરીને ચીકણા કર્યા છે એ વૃત્તિ છે એમ એને એને પુનરસ્તી કહી છે હમ એને ચોરી ચોરી ચીકણા કરે છે બેલેન્સ થતું નથી હા. પણ એમાં ને એમાં જ મસ્ત કર્યો ને એને એને વાગો વાગો કર્યા હા, હા. એટલે અત્યારે તમને એમ કે વધારે ચીકણા દેખાય છે અને બીજું લોકોને ગમે એમ કે પાછલા કર્મ હજારો વર્ષના કર્મ આપણે ભોગવવા પડે તો તમે કોઈ મોક્ષ જ ના થાય. ના જાય ના જાય ના ત્રણ હજાર વર્ષ જવું પડે ત્રણ હજાર વર્ષ પાછું જવું પડે હા તો એ તો દાવા કાઢો પડે મોક્ષ જ થાય નહીં. એ તો મારે પહેલા ઝઘડો હતો પહેલા પછી મેં ચોખ્ખો કર્યો હા કરી શકે બહુ ખબર છે મોક્ષ જ જાય નહીં હા અહીંથી કોઈ જાનવર થયો હોય કે ભાઈ મનુષ્ય આવ્યા છે પહોંચ્યા કરતા કઈ નાખી શકે પણ ત્યાં એવી એવી પદ્ધતિ છે અહીંથી કુદરતી ગોઠવણી છે કે પેલો ઘોડાનો અવતાર આ ઈમલે છો કરો ને આ મેરેજ એસી વાળા એસી એસી ટકા વાળા ઉડી ગયા એટલે સિત્તેર ટકા આવે સિત્તેર ટકા આઠ ટકા વાળા એમ આઠ હજાર થાય પરિવાર માણસ માં આવે અને કોક હજારો રૂપિયા કરી હવે કેવી રીતે આ એ બધી ભાગદોડ કર્યા વગર અહીં આયા છે એમાં શું થાય એ વાત ન પડી છે હમ. કેવી રીતે આપણે મનુષ્ય અવતારમાં આયા એ વાત તો બહુ મહત્વની નથી પણ આયા છીએ અહીં શું કરવાનું એ મહત્વ છે એની મહત્વની આપણે અહીંયા પાછલા જે પાછળતાના કર્મો જે તમે કહ્યા ને પાછલા ખેંચી લાયેલા એટલે ચિંતા તો કરતા નથી ને એ વસ્તુ વધારે મહત્વની છે શીખડા કરતા તો ખરાબ છે ને. હા પણ આપણે તો એવું કર્યું કે તમે તો એવું એવી જગત કરી છે કે બે પેલું ચિત્રા કરતું હતું એ વસ્તુ થઈ ગઈ એટલે ચિત્રા થતા જ નથી દેખાય છે એમ. હા, ઉડી જાય ઉડી જાય છે ઉડી જાય ઉડી જાય છે. જયારે બળ ઉડી જાય ને, આમ ઉડી જાય. હમ. બહુ આ વિજ્ઞાન બહુ અને આ ખુલાસો દાદા ખરેખર મને તો બહુ બેસી ગયો હે આ ખુલાસો તો મને બેસી ગયો બરોબર તો કે આ પ્રદીપ માં વાળા કહે છે હોતું નથી ને હા. પછી વચ્ચે કશું હોતું નથી આ. આ જ્ઞાન વિલય થઈ ગયું અને આ તો બહુ જ આ તો કશું કરવાનું નહીં આ જીવન આપણે છોકરાને ક્યાં નથી સો દારૂ હોય માણસો હોય હે સો દારૂ પીગેલા માણસો હોય તેમાં તમે એક વગર દારૂ પીગેલો માણસ બેઠો હોય તમને એવો જગત લાગે છે હા એવું લાગે ને આમ જ ભરાતા આવું હું એમાંથી જોઉં ને. કારણ કે આ છેલ્લા છેલ્લા ત્રણ ચાર દિવસના સત્સંગમાં મને આમ એવું જોઈતું કે આ દાદાની સ્થિરતા કેવી રીતે રહેશે ના, કે આ જરૂર કે છંછેડાતા નથી એ તિરસ્કાર છે. હું આમાંથી આવેલો ને એટલે હું જોઉં કે આ બધા આ અમુક બાઈકમાં છે હું આ અમુક બાઈકમાં છું એટલું જ. ભગવાન લાગતું હશે આમાં. માઇલેજ ગણું આ એસી નો માઇલેજ છે ને આ પચાસ માઇલેજમાં છે એ પચાસ માઇલેજ ગણું હતો ને હા હા એટલે તિરસ્કાર છે હા. આમ દેખાય તો ખરી એ કેવું હતું આજે નથી હોતી દાદા હે? એ- એ- નહીં તો બીજો મને ચિંતા થાય હે જો આટલું બધું સ્પષ્ટ ના હોય તો આવી વાતો થતી હોય તો એ ચિંતા ખાતા વગર રહે નહીં હા હું દાખલો આપું એક માસ્ટર છોકરાને ભણાવે છે હા હવે એને પરીક્ષા બધી ભણાવે છે રોજ આ કરે છે આમ છેલ્લે દાડે આજે પેપર છે ત્યારે એને પ્રશ્ન પૂછે છે ત્યારે પેલો કહે છે કે માસ્ટર આનું શું કાલે પરીક્ષા આપવા જવાનું હોય ત્યારે એ પૂછે છે કે આનું શું લખવું ત્યારે માસ્ટરને એકદમ શોખ થાય છે કે આ હવે કલાક પછી પરીક્ષા છે ચૌદ ચૌદ વર્ષ સુધી આ ભણ્યો અને આવડા અત્યારે પૂછે છે ત્યારે એની પ્રતિક્રિયા થાય છે એ પ્રતિક્રિયા તમારામાં જોવા મળતી નથી તારે ત્યાં આગળ શું થાય કે ભાઈ આ છેડછેડાતા નથી એટલે આ નિર્બળ નથી એટલે આ એટલું બધું હસ્તગત થયેલું છે ત્યાં આગળ સુધી બધા આવે છે સવારથી સાડા છ થી રાતે નવ વાગ્યા સુધીમાં કેટલાય માણસો મળે છે પણ છતાં તમે કોઈ દાડા કંટાળેલા દેખાતા નથી કોઈ દાડા કંટાળતા નથી કે કોઈ ચીડિયા નથી ખાતા બાકી બીજો માણસ ચીડિયા થઈ જાય ના હા ચાલ તો છીએ. તમારે જ્ઞાન પ્રકાશ છે ને દાદા જે તે. અને એ જ્ઞાન પ્રકાશ છે ને જાગૃતિ છે ને એ એ જાગૃતિ હોય છે ને બરાબર. ત્યાં એના સ્વભાવમાં છે એ હિસાબમાં જ છે બધા. પછી કોઈ એવા પશ્ચિમા બેમાં તે ગંગા પશ્ચિમા બેમાં છે હા હા હા બત્રીસ માસમાં મત- બત્રીસ માસથી થયેલો હોય તેને ઓળખું. આઠ મહિના આઠ માસનો વારો હા ઓકે. બત્રીસ માસ કે ગધેડો, તેત્રીસ માસથી માણસ છે. અહીંયા આયા. બસ પૂછાય એ લોકો તો. સાલ ભેગો થાય ને. પુણે એ વસ્તુ ભરેલો માલ થાય સ્ટોકમાં હોય ડેવલપ થતો થતો આ બધું આવી બધી ચેષ્ટાઓથી સજીવનતા છે એવું પ્રતિપાદિત થાય છે હમ. આવી બધી ચેષ્ટાઓ જોવાથી સજીવન પુરુષ છે એવું દ્રઢ થતું જાય છે હમ. આવી બધી ચેષ્ટાઓ તમારી જોઈએ ત્યારે અમને એવું લાગે કે આ સજીવન પુરુષ છે દ્રઢ થતું જાય છે વધારે હા. ઘર થાય હા. હવે કાલે એક જણાને અભિપ્રાય પૂછો કોઈ કહેશે કે આ આ વિકલ્પ નથી વિકલ્પ વિકલ્પ કઈ ધર્મ હા ઉભો કરી રહ્યો વિકલ્પ આ વિકલ્પ ઉભો કર્યો તો કે શું પુરાવો કે આ હમણાં આયાથી આશ્ચર્ય બંધ થઈ જાય વિકલ્પ રૂપે આશ્ચર્ય બંધ ના થાય લવ દેખાય કે આશ્ચર્ય થાય કે આ હમણાં જે દેખાય આશ્ચર્ય બંધ થઈ જાય સવારે આશ્ચર્ય બંધ થઈ ગયા ભય બંધ થઈ જાય આશ્ચર્ય અને આશ્ચર્ય ભય હોય તો આશ્ચર્ય બંધ લાગે પ્રભાવિત પણ ના થાય હે પ્રભાવિત પણ ના થાય પ્રભાવિત પ્રભાવિત પ્રભાવિત ના થાય પ્રભાવિત છે? કોઈનાથી પ્રભાવિત ના થાય ના પ્રભાવિત ના થાય હા ના પછી પ્રભાવિત થવાનું રહ્યું નહીં થાય. એવી જોયું એ પણ જોયું હે આપણે ઉડી જવાનું નથી માર્ગ બધો પેસી ગયો ચૂસી ગયો છે જારી થઈ જાય પહેલા તો બે હજાર નંગારી પદ્ધતિ ઉડી જાય બહાર પેલા ના કરે લઈ ગયો માર્ચ બંધ થવાનું ના થાય બીજું શું બધું ને ચાલુ થઈ ગયું ઝાડો મોટો મોટો ઝાડ થઈ ગયો પેલા ઉડી ગયો એ નાનો બગીચો હતો પેલા નાનો બગીચો પેલો નાનો બગીચો હતો જંગલ થઈ ગયું જંગલ થઈ પાંચ વર્ષ બહુ જાણશે આ પાંચ આ આપણે બેઠા હતા ને હા મુંબઈમાં તે હોલમાં સાત વર્ષે રૂમા આવ્યો બરોબર ત્યારે દોઢસો બસો માણસ હતા બીજી આપતા વાળી પ્રગટ થઈ એ વાર હા સાત અને હવે તમારા હા એટલે આવે જાય એટલે આવડમાં કેમ બહુ ભરી કરે ને અને લોકોને કાઢી જવાનું કઈ છે બધા ભક્તો એટલે ભગવાન હવે આપણે કાઢી નહીં આવે હા હા જે કરી નાખે તો એવું માણસો કે આ તો દાદાજી એકલા લખે બીજા કોઈ આવે તો આપણે પહેલી જ વાત કે દાદા બધા હું નથી એવું પહેલી પાડી પુસ્તકમાં એવું લખેલું ચાર સાલનું પુસ્તક લખ્યું તેમાં લખ્યું આ બધું શોખ થતો જ નહીં હવે એટલે એ વખત કહેલું મને યાદ છે બહુ વાત છે આ ચંદીરામાની ખરા ને ચંદીરામાની આ રામના ભગવાન એનું જોર બોલ કરો એવી શીખા રહે છે નહીં ના રહે. કરનાર છીએ? કરનાર છીએ? જાણી છે. અલગ હોય છે પણ એના કરતા પહેલેથી બધી શું હોય? બહુ જોર જુદાજુદી થાય પછી આગળ પછી શું થાય છે ભાઈ તમે પાસે ખરું ના હોય. એમાં તેલ થી તેલ આવી રીતના ના ફાવે નહીં ઠીકેદાર યાર કેટલું ના કરે